કર્મ નિર્જરે પ્રતિક્રમણે એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દાડે દાડે ઓછી થતી જાય એક દાડામાં એક જ કર્મ જો ઓછું કરે તો બીજે દાડે બે ઓછા કરી શકે પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે એમના મોઢા પર દિવેલ પીધું ના હોય એવા થઈને ફરે છે બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઈ મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે મહી પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોડું થઈ જાય દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની એનાથી મહીની પરિણતી બદલાઈ જાય પોતાનો દોષ ખોળો એમ વિતરાગો કહી ગયા બીજું કશું જ કહી ગયા નથી તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા બસ આટલું જ મુક્તિધામ આપશે તને આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને અને પ્રતિક્રમણ તે રોકડું કેશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું આ તો ઉધાર પ્રતિક્રમણ બાર મહિને પર્યુષણ આવે તે દાડે પ્રતિક્રમણ કરે ત્યારે તો નવી નવી સાડીઓ પહેરીને નીકળે એટલે ઉલટા મૂર્છિત થઈને ફરે છે જ્યારે પ્રતિક્રમણ કરવાનું ત્યારે ઉલટા મૂર્છિત થઈને નવી સાડીઓ પહેરીને ફરે એવા મૂર્છા પરિણામને ભગવાને ધર્મ કયો નથી પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તો એ ચાલશે પ્રતિક્રમણનો ધર્મ એટલે શું તમે આમને કહ્યું કે તમે ખરાબ છો એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે કે મારાથી નહોતું બોલવું જોઈતું તે બોલાઈ ગયું માટે ભગવાનની પાસે આલોચના કરવી વિતરાગને સંભાળીને આલોચના કરવાની કે ભગવાન મારી ભૂલ થઈ છે મેં આ ભાઈને આવું કહ્યું માટે એનો પસ્તાવો કરું છું હવે ફરી એ નહીં કરું ફરી નહીં કરું એને પ્રત્યાખ્યાન કહેવાય છે ભગવાનનું આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી લેને તે પાછું રોકડે રોકડું ઉધાર નામે ના રહેવા દે આજના આજને કાલના કાલે જ્યાં કંઈક થાય તો રોકડું આપી દે તો પૈસાદાર થઈ જાય જાહોજ લાલી ભોગવે અને મોક્ષે જાય એક જ શબ્દ પકડે આ જ્ઞાની પુરુષનો એક જ શબ્દ પકડી લે તો બહુ થઈ ગયું ઠેઠ મોક્ષે ના લઈ જાય તો એ જ્ઞાની જ ના હોય એક શબ્દ પકડી લે વધારે નહીં હવે તમે એમને અવળું કહ્યું તો તમારે તો પ્રતિક્રમણ કરવું પડે પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઊભો થયો એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે આવા પ્રતિક્રમણો દિવસના પાંચસો પાંચસો કરે તો મોક્ષે જાય હવે આવું ધર્મ ધ્યાન અને આવા પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાંય અત્યારે તો રહ્યા નથી ને પછી હવે શું થાય નહીં તો એ રડી રડીને ભોગવવું પડે જ છે ને તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે જો આટલું જ કરો ને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો એ વાંધો નથી આટલું પાળો તો બસ છે અને હું તને ગેરંટી આપું છું તારા માથે હાથ મૂકી આપું છું જ્યાં મોક્ષને માટે ઠેઠ સુધી હું તને સહકાર આપીશ તારી તૈયારી જોઈએ એક જ શબ્દ પાળે તો બહુ બહુ થઈ ગયું અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જોઈએ અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો એટલે વિચાર સારો હોવો જોઈએ એમ કહી એને ફેરવી નાખવું મનમાં એમ લાગ્યું કે આ નાલાયક છે તો એ વિચાર કેમ આવે આપણને એની લાયકી નાલાયકી જોવાનો રાઈટ નથી અને બાધે ભારે બોલવું હોય તો બોલવું કે બધા સારા છે સારા છે કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે છોકરાને મારવાનો કંઈ અધિકાર નથી સમજાવવાનો અધિકાર છે છતાં છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધા કર્મ ચોંટ્યા જ કરે ને પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને ક્રોધમાન માયા લોભને લઈને કશાયો થકી ધીબી નાખ્યો કશાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે દાદાએ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો તો પ્રતિક્રમણ કરે ને તોય એ ધોવાઈ જાય તરત ને તરત ધોવાઈ જાય એવું છે ધર્મ ધ્યાનથી કર્મ બંધાયેલું છૂટે અને નવું બંધાય નહીં અને સંપૂર્ણ મોક્ષ તો શુક્લ ધ્યાન ઉત્પન્ન થશે ત્યારે થશે શુક્લ ધ્યાન તો જ્ઞાની પુરુષની પાસેથી જ થાય શુક્લ ધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે પણ આ તો અક્રમ માર્ગ છે અપવાદ માર્ગ છે એટલે અમે શુક્લ ધ્યાન કલાકમાં જ આપીએ છીએ નહીં તો શુક્લ ધ્યાનની વાત જ ના હોય ને અને શુક્લ ધ્યાન થયું એટલે કામ જ થઈ ગયું ને પહેલાં વહુ હતી તે સાસુ થઈ કારણ કે વહુ લાવ્યા તે પોતે સાસુ થઈ એવો આ બધો સાપેક્ષ સંસાર છે ભ્રાંતિ છે આ સાચી વસ્તુ નથી અને સાપેક્ષને સાચું માની લીધું કે આ મારો છોકરો છોકરો આપણો ક્યારે કહેવાય કે આપણે એને અપમાન કરીએ ગાળો દઈએ મારીએ તોય પણ એને આપણી પર પ્રેમ આવ્યા કરે તો એ આપણે જાણીએ કે છોકરો આપણો ખરો પણ આ તો એક કલાક જો અપમાન કર્યું હોય તો એ તમને મારવા ફરી વળે અરે એક ફાધરે જરાક વધારે પડતું કર્યું તે બે કલાકમાં છોકરાએ બાપની સામે કોર્ટમાં દાવો માંડ્યો અને વકીલને શું કહે છે કે તમને ત્રણસો રૂપિયા વધારે આપું જો તમે મારા ફાધરની કોર્ટમાં નાકકટ્ટી કરાવો તો આ નાકકટ્ટી કરાવવી છે આ તો સંસાર જ આવો છે કે કોઈ મુશ્કેલીના ટાઈમે આપણું થાય નહીં માટે ભગવાનનો આશરો લેવા જેવો છે બીજા કોઈનો નહીં લોકો એવું કહે છે ને કે ઠોકર મને વાગી એવું જ કહે છે ને કે હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ઠોકર તો એની એ જ જગ્યાએ રોજે ત્યાંને ત્યાં જ બેસી રહેલી છે ઠોકર કહે છે અકર્મી તું મને વાગ્યો તું અથડા અથડા કરે છે હું ના કહું છું તોય પાછો અથડાય છે મારો તો મુક્કામ જ આ જગ્યાએ છે આ અક્કર્મી આંધળા જેવો મને વાગે છે ઠોકર કહે છે તે બરાબર છે ને આવી આ દુનિયા છે પછી મોક્ષ ખોળે તો ક્યાંથી થાય વિતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો સરળમાં સરળ છે શુદ્ધ ભાવે વિતરાગોને ઓળખે તો એ મોક્ષ થઈ જાય પણ વિતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી ને વિતરાગોને કહે છે કે મારે ત્યાં બાબો નથી એટલે ભગવાનનું પારણું લઈ આવે છે અલ્યા વિતરાગો પાસે બાબો માગે છે વિતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે જો હાથ ઘાલે તો પછી એ વિતરાગ શાના વિતરાગો પાસે માગવું હોય તો એક જ માગો મોક્ષ માગો મોક્ષ માગો તો મોક્ષ મળે પણ ચારોળી માગે તો મળે અહીં બધું નવું નવું સાંભળવા મળે રિલેટિવમાં બીજે બધે જે સાંભળવાનું મળતું હતું તે બધો સાધન માર્ગ હતો અને આ સાધ્ય માર્ગ છે અનંત અવતાર સાધનોનું જ રક્ષણ કર્યું ને ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કર્યા કરે છે ધ્યાન તો ક્યારે થાય પોતે ધ્યાતા થાય ત્યારે આપણે પૂછીએ કે તું કોણ ત્યારે કહેશે હું મેજિસ્ટ્રેટ અલ્યા ધ્યાન કરતી વખતે ધ્યાતા નહોતો મેજિસ્ટ્રેટ હતો આ તો ધ્યાતા ક્યારે થાય કે જગતમાંનું બધું વિસ્મૃત થાય ત્યારે આ તો એનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે એટલે ધ્યેય ક્યાંથી નક્કી થાય આ તો ધ્યેય વડોદરે જવાનું હોય પછી પોતે ધ્યાતા થાય કે શેમાં જઈશું પણ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ ને પેલું તો ભાન જ ના હોય ને એ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ